શ્લોક નંબર નાઇન્ટીન વૈશ્યેશ્ચ કૃષિવાણિજ્ય કુશિદમુખવૃત્તિભિः ભવિતવ્યમ તથા શૂદ્રેર દ્વિજસેવાદિવૃત્તિભિः અને વૈશ્યવર્ણ હોય તેણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું ત્રીજા વર્ણના વેશ્યોએ કૃષિ ખેતી વેપાર અને વ્યાજવટું એ આદિ આજીવિકાથી જીવન નિર્વાહ કરવો કૃષિ ખેતી તો વૃદ્ધ પારાશર સ્મૃતિમાં કહ્યા મુજબ કરવી વેપાર લાભાંશ માટે શાસ્ત્રોમાં મનાઈ ન કરી હોય આવા પદાર્થોની ખરીદી તથા વેચાણ વગેરે નિયમાનુસાર કરવા તેને વેપાર સમજવો કુશિદ એટલે વ્યાજવટું યાજ્ઞવલ્ક્ય વ્યવહાર અધ્યાયમાં કહેલ યથોચિત વ્યાજવટા યથોચિત વ્યાજ માટે ધનનું રોકાણ કરવું ક્ષીરસ્વામીએ કુત્સિતમ સિદંતી વા કૌ સિદ્ધંતી ઇતિ કુસિદ ખરાબ રીતે કરજ લેનાર જેમાં પીડાતા હોય તે કુસિદ કહેવાય કરજ દેનાર પીડાય એને કુસિદ વૃત્તિ કહેવાય કરજ કરે એ પીડાય ને ઓલો લેનારો હોય એને પીડે એટલે કુસિદ વૃત્તિ કીધે કૌ સિદંતી કૌ કહો એટલે શું પેશાબીજી કહો સીદંતી કુસીદા કહો એટલે શું કુત્સિત રીત્યા સિદંતી અથવા કૌ સિદંતી કૌ એટલે તો નરકમાં જાય પછી તો અહીં દઈ દીધું હોય તો કઈ નરકમાં ન જવું પડે દીધા વિના વિયોગ્ય હોય તો જાય કુ પૃથ્વી કૌ સિદંતી પૃથ્વ્યામ સિદંતી કુ ઇતિ પૃથ્વી કુત્સિતમ સિદંતી વા કૌ સિદંતી ઇતિ કુસિદ ખરાબ રીતે કરજ લેનાર જેમાં પીડાતા હોય તે કુસિદ કહેવાય આવી વ્યાખ્યા કરી છે મહાભારત આરણ્યક પર્વમાં તો જેને કરજ ન હોય તેને સુખી કહ્યો છે પંચે પંચમે અહની ષષ્ઠેવા શાકમ પચતી યોગગૃહે અનૃણી ચા પ્રવાસી ચ સ વારીચર મોદતે હે વારીચર જે મનુષ્યને પોતાના ઘરમાં જ એટલે હું હે વારીચર સ વારીચર મોદતે એટલે હું જળ જળ જંતુ યુધિષ્ઠિર મહારાજા યક્ષને કહે છે યક્ષ છે એ બગલાનું રૂપ ધારણ કરીને બેઠા ત્યાં સવારી છે યુધિષ્ઠિર ને યક્ષના નો શ્લોક છે કોણ સુખી થાય હો પ્રશ્ન પૂછે છે સુખી કોણ તે પાંચમે અથવા છઠ્ઠે દિવસે શાક કરવાનું મળતું હોય બહાર ન જવું પડતું હોય તો બે તો એ સુખી અનઋણી જેની માથે કરજ ન હોય અટાણે તો કરજવાળા સુખી ગણે છે કરજ કરીને ઘી લઈ આવો ખાવ અમેરિકાનો સિદ્ધાંત છે અને અમેરિકાની વાહ આપણે બધા એલા છે કરજ કરો એને ખૂબ સમૃદ્ધિ મેળવીને ભોગવીને ખાવ પીવું મજા કરવાની દેવાનું થવું હોય તો એ આપણે દેવું છે તો ઓલું દઈ એકશું દેવું ને કાંઈ નહીં એમ પંચમે અહની ષષ્ઠે વા શાકમ પચતી યોગગૃહે અનૃણી ચા પ્રવાસી ચ સ વારીચર મોદતે હે વારીચર જે મનુષ્યને પોતાના ઘરમાં જ પાંચમે કે છઠ્ઠે દિવસે શાકભાજી માત્ર જ ખોરાકમાં મળતું હોય પણ પોતાના નિર્વાહ માટે જો કરજ કરવું પડતું ન હોય અને કમાણી કરવા માટે દેશ પરદેશનો પ્રવેશ પ્રવાસ ન કરવો પડતો હોય તો તે હંમેશા આનંદ માણે છે ગુજરાતી બહુ સારું લખ્યું છે ગુજરાતી કર્યું છે ને બહુ સારું એમાં ગુજરાતી જો શ્લોક વાંચો ને ગુજરાતી જુઓ શ્લોકમાં શું લખ્યું છે પંચમે અહની ષષ્ઠે વા શાકમ પચતી યોગૃહે અનૃણી ચા પ્રવાસી ચ સ વારીચર મોદતે હવે ગુજરાતી વાત હે વારીચર જે મનુષ્યને પોતાના ઘરમાં જ પાંચમે કે છઠ્ઠે દિવસે શાકભાજી માત્ર જ ખોરાકમાં મળતું હોય પણ પોતાના નિર્વાહ માટે જો કરજ કરવું પડતું ન હોય ઋણી નો એને એવું કર્યું કે પોતાના આજીવિકા માટે એને કરજ ન કરવું અને અને કમાણી કરવા માટે દેશ બહાર ન જવું અપ્રવાસી છે પણ એને એ એનું ઓલું થોડુંક વિશેષણ ભેળવીને ગુજરાતી કર્યું ને એ સરસ છે પંડિતનું ગુજરાતી નથી પણ પ્રેક્ટિકલનું ગુજરાતી છે સમજા કે નહીં પંડિતનું ગુજરાતી નહીં પંડિત ગુજરાતી કરે એમાં ફેરફાર ન કોઈ કરી અને પ્રેક્ટિકલ ગુજરાતી હોય ને તો પ્રેક્ટિકલમાં હું એમ કે એને આજીવિકા માટે કરજ ન કરવું પડે અને કમાણી માટે બહાર ન જવું પડે તો એ સુખી માણસ છે પાંચમે છઠ્ઠે દિવસે મળે તોય એટલે ગુજરાતી બહુ સરસ કર્યું છે નકર ગુજરાતી પંડિત કરે તો કે જેને ઋણ ન હોય જેને પ્રવાસ ન હોય સુખી એમ નહીં પણ પોતાના નિર્વાહ માટે જો કરજ કરવું પડતું ન હોય અને કમાણી કરવા માટે દેશ પરદેશનો પ્રવાસ ન કરવો પડતો હોય એટલે ગુજરાતી કરવામાં એ કોઈ મોટી ટીકાનો આધાર લીધો હોય છે હા પોતાની મેળે ગુજરાતી નથી કર્યું પંડિતાથી ગુજરાતી નથી તો તે હંમેશા આનંદ માણે છે ચોથા વર્ણના શુદ્રોએ ત્રૈવર્ણિક બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા શુશ્રુષા આદિ આજીવિકાથી જીવન નિર્વાહ કરવો મહાભારત આનુશાસનિક પર્વ મહાભારત આનુશાસનિક પર્વમાં કહ્યું છે કે દ્વિજ શુશ્રુષયા શુદ્ર પરમ શ્રેયો અધિગચ્છતિ દ્વિજોની ત્રૈવર્ણિકોની સેવાથી શુદ્રનું પરમ શ્રેય થાય છે આદિ વેદો ભણવાની જરૂર નહીં ઓલાને જે વેદો ભણવાની યજ્ઞથી જે એનું પરમ શ્રેય થાય એટલું ખાલી આનું સેવા કરવાથી શ્રેય થાય છે આદિ શબ્દથી માતા પિતાની સેવા કરવી આવો અર્થ પણ લઈ શકાય છે મૂળ શ્લોકમાં રહેલો ચ અહિંસા આદિ ધર્મપરાયણ પણ થવું એવું પણ સૂચવે છે યાજ્ઞવલ્ક્ય ઋષિએ ચારે વર્ણ માટેના સમાન ધર્મમાં કહ્યું છે કે અહિંસા સત્યમ અસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ દાનમ દમો દયાક્ષાંતિ સર્વેશામ ધર્મ સાધનમ અહિંસા સત્યભાષણ ચોરીનો ત્યાગ બાહ્ય આભ્યંતર શુદ્ધિ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને વશ રાખવા શક્તિ મુજબ દાન કરવું દમ તપ દ્વારા ઇન્દ્રિયો અને શરીરને દમવી દયા અને ક્ષમા આટલા સદ્ગુણો ચારે વર્ણના મનુષ્યોને માટે ધર્મનું સાધન ગણાય છે વર્ણધર્મનો વિસ્તાર ધર્મશાસ્ત્રોથી જાણી લેવો ગ્રંથ વિસ્તારના ભયથી વધારે ધર્મ અહીં કહ્યા નથી શ્લોક નંબર નાઇન્ટી વન સંસ્કારાશ્ચાહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેને અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા દ્વિજ ત્રૈવર્ણિક બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય તેમણે ગર્ભાધાનાદિક સોળ સંસ્કાર આહનિક રોજ કરાતું સંધ્યાવંદનાદિક નિત્યકર્મ અને શ્રાદ્ધ પોતપોતાના ગૃહ્યસૂત્ર કલ્પસૂત્ર પ્રમાણે યથા સમય યથાશક્તિ કરવા સંસ્ક્રિયતે પુમાન એભિહિ ઇતિ સંસ્કારાહ જેનાથી માનવને ઠીકઠાક કરવામાં આવે શુદ્ધ કરવામાં આવે તેને સંસ્કાર કહેવામાં આવે છે જન્મના જાયતે શુદ્ર સંસ્કાર દ્વિજ ઉચ્યતે એનું દ્વિજત્વ છે એ સંસ્કારથી થાય છે જન્મથી તો પશુ હોય કે શુદ્ર હોય બધા સરખા છે સંસ્કારા દ્વિજ ઉચ્યતે આહનિક નિત્યકર્મ પરાશરે છ કહ્યા છે જેમ કે સ્નાનમ સંધ્યા જપો હોમઃ સ્વાધ્યાય પિતૃતર્પણમ દેવતા પૂજનમ ચેતી ષટ કર્માણી દિને દિને સ્નાન સંધ્યા જપ હોમ સ્વાધ્યાય પિતૃતર્પણ અને દેવતાની પૂજા આ છ કર્મ પ્રતિદિન કરવા શ્રાદ્ધ પિતૃઓને ઉદ્દેશીને જે અન્નાદિ અપાય છે તે તેમને મળે છે આવી શ્રદ્ધા જેમાં હોય એવી શ્રદ્ધા રાખીને કરવામાં આવે છે તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે પૃથ્વી ચંદ્રોદયમાં મરીજીએ કહ્યું છે કે પ્રેતમ પિતૃશ્ચ નિર્દિશ્ય ભોજ્યમ યત પ્રિયમાત્મન શ્રદ્ધયા દીયતે યત્ર તત્શ્રાદ્ધમ તત્શ્રાદ્ધમ પરિકીર્તિતમ મૃત વ્યક્તિને કે પોતાના પિતૃઓને ઉદ્દેશન ઉદ્દેશીને પોતાનું જે અત્યંત પ્રિય ભોજન તે શ્રદ્ધાથી જેમાં અપાતું હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે શ્રાદ્ધ આવું એક વચન જાતિ અભિપ્રાયથી કહ્યું અભિપ્રાયથી કહ્યું છે નિર્ણય સિંધુમાં છન્નું શ્રાદ્ધ તો નિત્ય કહ્યા છે જેમ કે બાર અમાસના ચૌદ મનવંતરામભર મનવંતરામ તિથિઓ ચાર મનવંતર મનવંતરામ ન હોય આરંભ મનવંતરારંભ એમ બરાબર ચૌદ મનવંતરારંભ તિથિઓ ચાર યુગારંભ તિથિઓ બાર રાશિ સંક્રાંતિ તેર વૈધૃતિ આદિ યોગ તેર વ્યતિપાત સોળ મહાલય શ્રાદ્ધ ચાર અષ્ટકા મહાલય એટલે આ ભાદ્ર મહિના મહાલય શ્રાદ્ધ અટાણ બધા એ કરતા હોય બીજા બહુ ઓછા કરતા હોય કોક કોકમાં ક્યાંક હોય છે થોડું થોડું મહિનાની વર્ષી કરતા હોય ને બધું સોળ મહાલય શ્રાદ્ધ ધર્મદેવ ધામમાં ગયા ત્યારે રામ પ્રતાપભાઈ બધા આ વિધિ કરતા હતા એ બધું એમાં આવે છે એક મહિનાનું શ્રાદ્ધ કરતા બે મહિનાનું છ મહિનાનું ને એવું બધું શ્રાદ્ધ કરતા સોળ મહાલય શ્રાદ્ધ ચાર અષ્ટકા એટલે કે માક્ષર પોષ મહાફાગણ આ ચાર માસની વધી આઠમ અષ્ટકા ચાર ચાર અન્વષ્ટા ચાર અન્વષ્ટકા આગળ કહ્યા તે ચાર માસની વધી નવમી ચાર પૂર્વદિન ઉપર કહ્યા તે ચાર આઠમનો આગલો દિવસ ચાર વદી સાતમ આમ મળીને છન્નું શ્રાદ્ધ કરવાના હોય છે પોતપોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે મૂળ શ્લોકમાં આવો વાક્યાંશ છે તેમાં કહેલા ગૃહ્યસૂત્રો ઘણા છે જુદી જુદી વેદ શાખાઓના સિદ્ધાંતોની એક વાક્યતા જાળવવા આશ્વાલાયન કાત્યાયન અને લાટ લાટ્યાયન આદિ મુનિઓએ અનેક ગૃહ્ય સૂત્રો રચ્યા છે તેમાં ગુણોપસંહાર ન્યાયથી વૈદિક અનુષ્ઠાનના કર્મના પ્રકારો દર્શાવ્યા છે આથી દ્વિજોએ પોતાનો વેદ તથા તેમની શાખાને અનુસારે ઋષિઓએ રચેલા ગૃહ્ય સૂત્રોને વિચારીને ઉપર કહેલા સંસ્કાર નિત્યકર્મ અને શ્રાદ્ધને યથાસમય ધન સંપત્તિ પ્રમાણે કરવા ઋષિઓને એ ઋષિઓને આધારે છે એ ઋષિ પરંપરા છે ને એ એ ઋષિને એનો પરંપરા અડતી હોય એટલે એનું ગોત્ર કહેવાય કાત્યાયન ગોત્ર ઓલું ગોત્ર મારે કે સાવરણી ગોત્ર તો સાવરણી ઋષિને આધારે છે ઋષિઓ બધા ગ્રહસ્થ જ હતા ને એટલે એમાંથી વંશ પરંપરા આવે છે હે વેદ તો પાછા એ બધા ગોત્ર અલગ ને વેદ અલગ મહારાજ જો ને કે ઓલું ગોત્ર ક્યાં કીધું છે સાવરણી ગોત્ર અને સામ વેદ શાખા તો પાછી કૌથમી શાખા એ વળી પાછી એમાં ગોત્રની શાખાઓ બધી એમ ઋષિઓને આધારે આ ઋષિઓના ક્યાં ફોલોવર આ છે એવું એની પરંપરામાં આવતા હોય વેદ કઈ ઋષિઓના આધાર થોડા છે વેદને આધાર ઋષિઓ છે હા હા આ બધા એટલે બ્રાહ્મણોમાં ઋગ્વેદી બ્રાહ્મણો હોય છે અથર્વવેદી હોય છે હે પરંપરાથી એ ઋષિઓ એ ઋષિઓના એ જેના આદ્ય ઋષિ હોય એ એ શાખાના વધારે આદ્યતા હોય ગૃહ શબ્દનો વ્યાસ ભગવાને વેદના ચાર વિભાગ પાડી અને ચાર મુખ્ય ઋષિઓ સ્થાપ્યા હતા ને એક એક વેદ છે એ એક એક ઋષિને આપી દીધો કે આ એના મુખ્ય બનાવ્યા એમાંથી પરંપરા આવી હોય એટલે એને ગૃહ શબ્દનો અર્થ ગૃહ્ય સંગ્રહમાં કહ્યો છે કે પત્ન્ય પુત્રાશ્ચ કન્યાશ્ચ જનિષ્યાશ્ચા પરે સુતા ગૃહ્યા ઇતિ સમાખ્યાતા યજમાનસ્ય દાયદાહ તેષાં સંસ્કાર યોગેન શાંતિ કર્મક્રિયાસુ ચ આચાર્ય વિહિત કલ્પસ તસ્માદ ગૃહ્ય ઇતિ સ્થિતિ પત્નીઓ પુત્રો તથા પુત્રીઓ તે પછી થનારા પુત્ર પુત્રીઓ આ બધા યજમાન ગ્રહસ્થના દાયદ વારસદાર વારસો લેનારા છે એને બધાને ગૃહ કહેવાય અને એ સંબંધી કામ કરવું એ ગૃહ્ય એને રીત કીધી હોય એનું ઋષિએ બનાવ્યું એનું સૂત્ર એટલે ગૃહ્ય સૂત્ર અને કલ્પ આવ્યો ને કલ્પ શું કીધું કલ્પ સૂત્ર હા એમાં આવ્યું આગળ કલ્પ કોને કહેવાય ગુજરાતી વાંચો એટલે આવી જાય માટે તેને ગૃહ્ય લેણિયાત કહ્યા છે તે ગુણોને અનુસ આ બધા લેણિયાત છે પેલા ભાવના માગણા વાળા એટલે માગી જ રાખે ને તે ગુણોનો સંસ્કાર કરવા તે ગુણોનો સંસ્કાર કરવા અને શાંતિકર્મ આદિ ક્રિયાઓમાં ઉક્ત આચાર્યોએ કરેલા રચેલાને કરેલાને કલ્પ કહેવાય છે અને તેને સમજાવનારા ગ્રંથને કલ્પસૂત્ર કે ગૃહ્યસૂત્ર કહેવાય છે મૂળમાં યથાકાલમ જેનો જેવો અવસર હોય આવો વાક્યાંશ છે તેનો મતલબ એ છે કે તે કર્મ કરવાનો સમય બપોર પહેલાં દેવ સંબંધી કર્મ બપોરે મધ્યાને મનુષ્ય સંબંધી કર્મ અને બપોર પછી પિતૃ સંબંધી કર્મ કરવા મધ્યાને મનુષ્ય સંબંધી કર્મ કરવા એટલે શું હું એટલે ઉદ્યમ આજીવિકા માટે ત્યારે તો હોવાનું હોય ને કે ઉદ્યમ કરવાનો હોય કે હોવાનો મનુષ્ય સંબંધી કર્મ એટલે અતિથિ જમાડવો એમ એ બપોર વચ્ચે હોય હવારમાં દેવતાની પૂજા મનુષ્ય મધ્યાને મનુષ્ય કર્મ અને બપોર પછી પિતૃ તર્પણ એમ એવો એનો ટાઈમ શાસ્ત્રકારોએ નક્કી કર્યો બપોર પહેલા દેવ સંબંધી કર્મ બપોરે મધ્યાને મનુષ્ય સંબંધી કર્મ એટલે ત્યારે બરાબર મધ્યાને અતિથિને જમાડવો જોઈએ એટલે મનુષ્ય સંબંધી અને બપોર પછી પિતૃ સંબંધી કર્મ કરવા આવી શ્રુતિ છે અને દેવ સંબંધી પૂર્વાહણમાં પિતૃ સંબંધી અપરાહણમાં અને દેવ સંબંધી પૂર્વાહણમાં અને પિતૃ સંબંધી અપહરણમાં કર્મ કરવા આવી સ્મૃતિ પણ છે માટે તે કર્મ તે તે સમયે કરવા યથા ધન જેવી ધન સંપત્તિ હોય આનો અર્થ એ છે કે લોભ ન કરવો યથાવિધિ સંસ્કાર કરવાથી બધા જ પ્રયોજનની સફળતા થાય છે તે ગૃહ્ય પરિશિષ્ટમાં કહ્યું છે કે બહવલ્પમ વા સ્વગૃહ્યોક્તમ યશ્ય કર્મ પ્રકીર્તિતમ તસ્ય તાવતી શાસ્ત્રાર્થે કૃતે સર્વ કૃતો ભવે પોતાના ગૃહ્ય સૂત્રમાં ઝાઝું કે થોડું જે કર્મ કરવાનું કહ્યું હોય તેવા રૂપમાં શાસ્ત્રાનુસારે કરવામાં આવે તો બધા કૃતાર્થ થાય છે બધા કામ એને કરી લીધા કહેવાય યથા ધનને બદલે યથા બલ આવો પાઠ હોય તો તેનો અર્થ યથાશક્તિ કરવો તેનું તાત્પર્ય એવું છે કે ગર્ભાધાનાદિક બધા સંસ્કાર યથાસમય ન કરી શકાયા હોય તો ચૌલ સંસ્કાર વખતે યજ્ઞોપવિત સંસ્કાર વખતે તે બધા સંસ્કાર એકી વખતે કરવા અથવા તો લગ્ન વખતે છેવટ જતા પછી મરે તહીં બધા કરી નાખે ત્યારે બ્રાહ્મણો બધું કરાવતા હોય ઓલું ન થયા હોય તો સંક્ષેપમાં આ રીતે જ ત્રિકાલ સ્નાન સંધ્યાવંદન આદિ કરવાની શક્તિ ન હોય તો માધ્યા માધ્યાનિક બપોરે કરવાનું કર્મ સવારે કરવું તે વખતે પણ સંપૂર્ણ ત્રિકાળ પૂજા કરવાની કીધી છે ને એટલે આપણે એક જ કરીએ છીએ ઘનશ્યામ સ્વામી ત્રિકાળ પૂજા કરે છે ને બપોર વખતે કરે છે તે વખતે પણ સંપૂર્ણ સંધ્યા વંદનાદિ કરવાની શક્તિ ન હોય તો આચમન પ્રાણાયામ અર્ઘ્યદાન અને દસ વાર ગાયત્રીનો જપ આટલું જ કર્મ કરવું આ પ્રમાણે છન્નું પ્રકારના શ્રાદ્ધ કરવાની શક્તિ ન હોય તો ભાદરવા વધીમાં કરાતું મહાલય અને વાર્ષિક આ બે શ્રાદ્ધ કરવા જ તેમાં પણ સંપૂર્ણ શ્રાદ્ધ ન થઈ શકે તો પિંડ માત્રમ પ્રદાતવ્યમ અભાવે દ્રવ્ય વિપ્રયો હો શ્રાદ્ધિયાહની સંપ્રાપ્તે ભવેત નિરસનો વા નિરસનો અપી વા શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે દ્રવ્ય અને વિપ્ર ન હોય તો પિતૃઓને ઉદ્દેશીને માત્ર પિંડદાન કરવું અથવા તે નિમિત્તે ઉપવાસ કરવો આમ ધર્મશાસ્ત્રોમાં ગૌણ વિકલ્પો કહ્યા છે ઉપવાસને દિવસે શ્રાદ્ધ આવે તો શું કરવું તે અંગે માધવીયમાં કાત્યાયન મુનિએ કહ્યું છે ઉપવાસો યદા નિત્ય શ્રાદ્ધમ નૈમિતિકમ ભવેત ઉપવાસમ તદા કુર્યાત આઘ્રાય સેવિતમ જો નિયમ પૂર્વનો ઓલું નૈમિતિક કર્મ છે અને આ નિત્ય કર્મ છે ઉપવાસ છે એટલે નિત્ય ઉપવાસ નહીં પણ એમ કે દર એકાદશી કરવાનો છે એટલે નૈમિતિક કર્મ કરતાં નિત્ય કર્મ બળવાન છે એટલે ઉપવાસ કરવાનો અને શ્રાદ્ધમાં થોડીક બાંધછોડ કરવા દે શ્રાદ્ધ કરે એટલે એ એને જમવું પડે પ્રસાદ એનું નકર એને પિતૃ ખી જાય પણ એકાદશી હોય તો જમી ન શકે એટલે આઘરાય એટલે એનું એ થઈ ગયું એને બધા એને કોઈને ખોટું ન લાગે જો નિયમપૂર્વકનો ઉપવાસ નિત્ય કરવાનો હોય અને તે દિવસે નૈમિતિક શ્રાદ્ધ કરવાનું થાય તો પિતૃશ્રાદ્ધનું અન્ન સૂંઘી લેવું અને ઉપવાસ કરવો કેટલાકે તો ઉપવાસના દિવસ નિમિત્તનું શ્રાદ્ધ પારણાને દિવસ કરવાનું કહ્યું છે બારસનું કરવાનું એકાદશ્યામ યદા રામ શ્રાદ્ધમ નૈમિતિકમ ભવેત તદ દિનમ તું પરિત્યા પરિત્યજ્ય દ્વાદશ્યામ શ્રાદ્ધમ આચરેત હે રામ એકાદશીના ઉપવાસના દિવસે જો નૈમિતિક શ્રાદ્ધ કરવાનું થાય તો તે દિવસ શ્રાદ્ધ ન કરવું પણ બારસને દિવસે કરવું આવું પદ્મપુરાણના પુષ્કરખંડમાં કહ્યું છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ કહ્યું છે કે યે કુર્વંતી મહીપાલ શ્રાદ્ધમ ત્વેકાદશી દિને ત્રયસ્તે નરકમ યાંતિ દાતા ભોગતા પરે પરેતક હે રાજન જો એકાદશીને દિવસે શ્રાદ્ધ કરાય છે તો તેનાથી પિંડદાન કરનાર શ્રાદ્ધમાં જળપાન શ્રાદ્ધમાં જમનાર અને પિતૃ આ ત્રણેય નરકમાં જાય છે મૂળ શ્લોકમાં ચ લખેલ છે તેનો અર્થ એવો થાય છે કે યજ્ઞાદિ કર્મ અને વાવ તળાવ કુવા આદિ પૂર્ત કર્મ પણ યથાશક્તિ કરવા શ્રાદ્ધ અન્ન લઈને કોળીઓ નાખે ને પિંડ એટલે કોળીઓ એ કાક કાક કરીને ઓલા નાવે નાખે ને કોળિયા વાળીને નાખે એ કાંઈ ઠલવી ન દે એટલે એમાં બોલું બનાવે ને પછી એને એક કોળીઓ નાખે કોળીઓ નાખે એટલે એને પિંડ નાખે મૂળ શ્લોકમાં દ્વિજન્મ ત્રૈવર્ણિક આવો શબ્દ છે તેથી એમ સમજવાનું છે કે શુદ્રોની ઉત્પત્તિ છંદથી નથી છંદથી નથી કરી આથી તેમને દ્વિજોને થતા બધા સંસ્કાર કરાતા નથી ત્રૈવર્ણિકથી કોઈ અલગ જ વિધિ કરીને અમુક સંસ્કાર કરવામાં આવે છે અહીં શ્રુતિ છે કે ગાયત્રી છંદથી બ્રાહ્મણ સર્જ્યો ત્રિષ્ટુભ છંદથી ક્ષત્રિયને સર્જ્યો અને જગતી છંદથી વૈશ્યને સર્જ્યો પણ શુદ્રનું સર્જન કોઈ છંદથી ન કર્યું સંસ્કાર મયુખમાં વ્યાસમુનિએ શુદ્રને પણ દસ સંસ્કાર કરવાના કહ્યા છે સંસ્કાર સોળ છે ગર્ભાધાન પુંસવન સીમંત જાતકર્મ નામકરણ બહિર્નિષ્ક્રમણ અન્નપ્રાશન ચૌલકર્મ કર્ણવેદ યજ્ઞોપવિત વેદારંભ સમાવર્તન સ્નાન વિવાહ વિવાહગ્નિ પરિગ્રહ અને ત્રેતાગ્નિ સંગ્રહ આમ સંસ્કાર કહીને પછી કર્ણવેદ પર્યંતના નવ સંસ્કાર વેદમંત્ર બોલ્યા વિના સ્ત્રીઓના કરવા અને વિવાહ સંસ્કાર દસમો કરવો તે વેદ અને વિવાહ સંસ્કાર દસમો કરવો તે વેદમંત્રથી કરવો આ દસે સંસ્કાર શૂદ્રને કરવાના છે પણ તેમાં વેદના મંત્ર બોલવાના નથી આમ કહ્યું છે બ્રહ્મપુરાણમાં તો એમ કહ્યું છે કે વિવાહ માત્ર સંસ્કારમ શુદ્રોપી લભતામ સદા ન કેનચિત સમસૃજ ન કેનચિત સમસૃજત છંદસા તમ પ્રજાપતિ શુદ્રને એકમાત્ર વિવાહ સંસ્કાર કરવો પ્રજાપતિએ શુદ્રનું સર્જન કોઈ છંદમાંથી કર્યું નથી શુદ્રોમાં પણ સત્શુદ્રો અને અસત્શુદ્ર આવા વિભાગથી દેશભેદથી વ્યવસ્થા કરેલી છે શુદ્રોએ સંધ્યાવંદનાદિ સિવાય નામ મંત્રથી નિત્યકર્મ અને શ્રાદ્ધકર્મ કરવું તે શુદ્ર કમલાકર ગ્રંથથી જાણી લેવું શ્લોક નંબર નાઇન્ટી ટુ અજ્ઞાનજ્ઞાનતો વાપી ગુરુવાલઘુપાતકમ ક્વાપી સ્યાત્તર્હિ તત્પ્રાયશ્ચિતમ કાર્યમ સ્વશક્તિતઃ અને ક્યારેક જાણીએ અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું ક્યારેક જાણીને કે અજાણે પતિતપણામાં હેતુભૂત એવું મોટું પાપ અથવા નાનું એવું પણ પાપ કુસંગથી અથવા સ્વભાવ દોષથી પોતે કર્યું હોય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું અહીં એક પ્રશ્ન કરવામાં આવે છે કે મૂળમાં પાતક શબ્દ છે પાતક એટલે ધર્મ માર્ગ ધર્મ માર્ગથી પાડી દે તે પાતક આ રીતે પતનમાં કારણભૂત તો બ્રહ્મહત્યા જેવા પાપો જ છે અને તે મહાપાપો છે તેને ગુરુ મોટું પાપ કહેવું તે તે તો યોગ્ય છે પણ પાતક શબ્દને નાનું આવું વિશેષણ આપવું તે ઠીક નથી કારણ કે પાતક કોઈ નાનું હોતું જ નથી પાતક એટલે મહાપાપ આવી પ્રસિદ્ધિ છે તમારું કહેવું ઠીક છે પણ અધિક કહીને ઓછાની લક્ષણા કહેવી તે દોષ નથી અથવા એમ કહી શકાય કે લઘુ નાનું પાપ તુરંત પતિત ભલે ન કરે પણ તે જો વારંવાર કરવામાં આવે તો લઘુ હોવા છતાં પણ પતિત કરી દે છે માટે તેને પાતક કહેવામાં કાંઈ વાંધો લેવો જોઈએ નહીં માટે તેનું યથાશક્તિ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે પ્રાયશ્ચિત એટલે પાપ લાગ્યું હોય તેને શુદ્ધ કરનારું સત્કર્મ યોગીશ્વર યાજ્ઞવલ્ક્યે કહ્યું છે કે વિહિતસ્યાનનુ વિહિતસ્યાનનુષ્ઠાનાન નિંદિતસ્ય ચ સેવનાત અનિગ્રહાત ચેન્દ્રિયાણામ નરહ પતનમ મૃચ્છતિ તસ્માત તેને કર્તવ્યમ પ્રાયશ્ચિતમ વિશુદ્ધયે એવમસ્યાંતરાત્મા ચ લોકશ્ચૈવ પ્રસિદ્ધતિ શાસ્ત્રમાં સદવર્તનની જે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તે નહીં જે ના કહી હોય તે કરે અને પોતાની ઇન્દ્રિયોને વશ ન રાખે આવી મનુષ્યની અધોગતિ આથી મનુષ્યની અધોગતિ અધપતન થાય છે આથી જે પાપ થયું હોય તેથી શુદ્ધ થવા માટે પ્રાયશ્ચિત કરવું તે કરવાથી પોતાનો અંતરાત્મા અને લોક મહાપુરુષો તથા સમાજ પ્રસન્ન થાય છે પ્રાયશ્ચિત શબ્દનો અર્થ વિજ્ઞાનેશ્વરે કર્યો છે કે પાપ થયારૂપ નિમિત્ત હોય તો તેનો નાશ કરવા માટે જે ખાસ પ્રકારનું કર્મ કરવામાં આવે તેને પ્રાયશ્ચિત એવા રૂઢ અર્થવાચક શબ્દથી કહેવાય છે જો પ્રાયશ્ચિત ન કરવામાં આવે તો દોષ લાગે છે આમ સ્મૃતિ કહે છે પ્રાયશ્ચિતમ કુર્વાણાહ પાપેશુ નિરતા નરાહ અપશ્ચાત અપશ્ચાતાપીન કષ્ટાત નરકાન યાંતિ દારૂણાન પાપમાં પ્રવર્તેલા જે લોકો પ્રાયશ્ચિત કરતા નથી અને પશ્ચાતાપ પણ કરતા નથી તો તેવા પાપી લોકો દારૂણ દુઃખ ભર્યા નરકને પામે છે મહાભારતમાં તો પાપને કોઈ પણ રીતે છુપાવવું નહીં આવું કહ્યું છે તસ્માત પાપમ ન ગુહેત ગુહમાનમ વિવર્ધયેત વિવર્ધતે ગુહમાનમ વિવર્ધતે વિવર્ધયેત છે કૃત્વા તું સાધુ કૃત્વા કૃત્વા તું સાધુસ્વાખ્યા સાધુસ્વાખ્યેયમ એતદ પ્રશમંતી યેત એતત પ્રશમયંતી તે માટે પાપને છુપાવવું નહીં જો છુપાવવામાં આવે તો તે પાપ વધતું જ રહે છે જો પાપ થઈ જાય તો સત્વરે સાધુ પુરુષો આગળ જઈને તે કહેવું કારણ પ્રકાશન કરવામાં આવે તો અટકી જાય છે ઘટતું ન જાય ઓલું જેમ છુપાવે તો વધે એમ જાહેર કરે તો ઘટે એવું નહીં જાહેર કરે તો ત્યાં અટકી જાય છે અને પછી સાધુ પુરુષો એને નાશ કરવાનો ઉપાય બતાવે છે તો હાવ નાશ થઈ જાય એવો એનો ભાવ છે પણ છુપાવે તો વધતું જાય માટે પાપને છુપાવવું નહીં જો છુપાવવામાં આવે તો તે પાપ વધતું જ રહે છે જો પાપ થઈ જાય તો સત્વરે સાધુ પુરુષો આગળ જઈને તે કહેવું કારણ કે તે સજ્જનો થતા પાપને અટકાવીને સમાવી દે છે અહીંયા એક પ્રશ્ન કરવામાં આવે છે કે પ્રાયશ્ચિતે રપેત્યેનો યદ જ્ઞાન કૃતમ ભવેત પ્રાયશ્ચિત કરવાથી પાપનો નાશ થાય છે એ વાત સાચી પ્રાયશ્ચિત રપેત્યેનો એની સંધિ છૂટી પાડો જી પ્રાયશ્ચિતે અપી એતિ એનન એતિ એનહ અપી ક્યાંથી એતી ફરીથી સંધિ તૂટી પડે પ્રાયશ્ચિત અપી પછી એતી એન કોણ પાડશે બધા વેદવારો તો બધા અપેતી દૂરી ભવતી દૂર થાય છે એના એનસ મૂળ છે પ્રાયશ્ચિતે રપે તેનો યદ જ્ઞાન કૃતમ ભવેત યદ અજ્ઞાન કૃતમ ભવેત સંધિ થઈ બરાબર યદ જ્ઞાન કૃતમ ભવેત પ્રાયશ્ચિત કરવાથી પાપનો નાશ થાય છે એ વાત સાચી પણ જે પાપ અજાણતા થયું હોય તો તો એમ પણ જે પાપ અજાણતા થયું હોય તો અહીંયા તો તમે જાણે અજાણે એવું કહો છો જાણી જોઈને કરેલા પાપનું પ્રાયશ્ચિત કેમ હોઈ શકે તેના પ્રત્યુત્તર શ્લોકમાં એવું હતું ને અજ્ઞાન જ્ઞાન તો વાપી એમ જાણીને કરેલા પાપનું તો પ્રાયશ્ચિત હોતું નથી તો તમે કેવી રીતે શાસ્ત્ર વિરુદ્ધ કયો છો એવી શંકા છે તેના પ્રત્યુત્તરમાં એમ કહી તેના પ્રત્યુત્તરમાં અમે એમ કહીએ છીએ કે તમે જે સ્મૃતિનું વચન કહ્યું તે અસાર્વત્રિક છે બધે જ લેવાનું નથી કારણ કે સ્મૃતિનું આવું પણ કહેવું છે કે વિહિતમ યદ કામાનામ કામા તદ્વિગુણમ ભવેત અજાણે કરેલા પાપનું જે પ્રાયશ્ચિત કહ્યું હોય અજાણે કરેલા પાપનું જે પ્રાયશ્ચિત કહ્યું હોય તેથી જાણીને કરેલા પાપનું પ્રાયશ્ચિત બમણું કહેવું એટલે એનો અર્થ એવો છે કે જાણીલા કરેલા જાણીને કરેલા પાપનું પ્રાયશ્ચિત થાય છે એવો એનો ભાવ છે માટે સ્મૃતિમાં જ્ઞાન અને કામ આ બંને શબ્દોને સાથે જ કહ્યા છે અર્થાત સમાન અર્થમાં કહ્યા છે આથી જાણીને પણ કરેલા પાપનું પ્રાયશ્ચિત વિધાન પણ ઉચિત જ છે જ્યાં બ્રહ્મહત્યા વગેરેમાં વિશેષ વાક્યો કહ્યા હોય ત્યાં તો પ્રાયશ્ચિત નથી જ જેમ કે ઇયમ વિશુદ્ધિ રુદિતા પ્રમાપ્યા કામતો દ્વિજમ કામતો બ્રાહ્મણ વધે નિષ્કૃતિર્ન વિધીયતે ના નથી શાસ્ત્રમાં જે સ્પષ્ટ કીધું હોય કે આનું પ્રાયશ્ચિત નથી તો એનું નથી પણ બાકી જનરલ તો જાણીને અજાણે બેનું છે એમ આ પ્રાયશ્ચિતથી શુદ્ધ થવા થવાની જે વાત કહી તે તો અજાણતા બ્રહ્મહત્યા થઈ હોય તેની શુદ્ધિની છે પણ જાણીને જે બ્રહ્મહત્યા કરી હોય તેનું તો પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત જ કહ્યું નથી વગેરે આ બાબતની વિગતવાર ચોખવટ મિતાક્ષરા ટીકાથી જાણી લેવી કાત્યાયન મુનિએ પાંચ પ્રકારના પાપ કહ્યા છે મહાપાપ અતિપાપ પાતક પ્રકિર્ણ અને ઉપપાપ આ પાંચનો ગણ છે તેમાં બ્રાહ્મણની હત્યા દારૂ પીવો બ્રાહ્મણના સોનાની ચોરી ગુરુસ્ત્રી ગમન અને આ ચાર પ્રકારના પાપ કરનારાની સાથે આત્મીયતા ભર્યો સંબંધ રાખવો તે સંસર્ગ કે સંપર્ક રાખવો તે હમદર્દી રાખવી ઘણા હમદર્દી હોય બહુ નબળા માણસોની અરે હમદર્દી હોય કહો એને બિચારાને કોણ એની પડખે કોઈ ન ચડતું હોય એટલે કે એનો હું યખ એટલે તો એને એનું કરેલું પાપ એને હાથે લાગે એમ મહાપાપ તો ચાર જ છે ને તો પંચ મહાપાપ કેમ કહેવાય કે એ ચારેયમાંથી એકની એકના પ્રત્યે જેને હમદર્દી થઈ ગઈ એ હોતે એને હોતે પાપ કર્યું એટલે પાંચ પાપ છે હમદર્દી આવે ઠેકાણે હમદર્દી કરવી એ મહાપાપ જેમ બ્રહ્મવત હત્યા છે એ મહાપાપ કહેવાય એને સોનાની ચોરી કરવી એ મહાપાપ કહેવાય એમ આવું કોકે પાપ કર્યું હોય એને પ્રત્યે હમદર્દી કરવી એ મહાપાપ અને એવું ઘણા માણસો એમ કે ઉદાર હોય જેને કોઈ હમદર્દીનું ઠેકાણું ન હોય એ લગભગ ન્યા કરતા હોય જેને ભગવાનમાં હમદર્દી ન થતી હોય ભગવાનના ભગતમાં ન થતી હોય એને નબળા માણસોમાં હમદર્દી થાય એટલે એનો અર્થ એવો છે કે એ ખાતાના માણસો હોય એટલે થાય એમ એને હમદર્દી કહેવાય ખાલી ત્યાં એને ભેળો રે એમ નહીં પણ એને જો એમાં હમદર્દી થાય કે ઓહો હવે એને પાપ તો કરી નાખ્યું પણ હવે આનું કોણ એ તો ભાઈ એકલો થઈ રહ્યો છે એને ભેળો કોઈ નથી એટલે હું જાઉં તો એને પાપ એને હોતે એનું પાપ લાગે હમદર્દીનું પાપ છે એટલે હમદર્દી કરવી એ મહાપાપ છે એટલે મહાપાપ બધે નહીં જેવા પાપ હામા માણસે કર્યા હોય અને એમાં હમદર્દી કરે એટલે એટલું પાપ એને લાગે અને જેવું પૂર્ણ એને સામે માણસે કર્યું હોય અને એમાં હમદર્દી કરે તો એટલું એનું પૂર્ણ થાય બે હરકું છે જેમ પંચ મહાપાપમાં એવી રીતે એવી રીતે પંચ મહાપુન ન હોય તો કાંઈ નહીં આમાં આપણે કરવાના એમ એને જો ભગવાનના ભગતમાં હમદર્દી થાય તો એણે જેટલી ભક્તિ કરી હોય એટલે ભગતે ભક્તિ કરી હોય એટલું એને પૂન મળે અને પંચ મહાપાપ કરે એટલે ચાર પાપ કર્યા હોય ને એમાં જો એને હમદર્દી થઈ ગઈ એટલે હમદર્દી કરતા ધ્યાન રાખવાનું હમદર્દી થાય એટલે સીધે સીધો એનો કરંટ એમાં વહેતો થઈ જાય પાઇપ એટલે જ્યાં જેને હમદર્દી થાય એવું એને ફળ મળે કે આનું બિચારાનું કોણ મારા સિવાય તો કોઈ આને કોઈ સહાય કરે એમ નથી એમ એટલે કરે માણસોને હમદર્દી તો ગમે ના થાય એવું કંઈ નથી ને એટલે એને પંચ મહાપાપ કીધા પંચ મહાપાપ પ્રેક્ટિકલ તો ચાર જ છે અને આ અપ્રેક્ટિકલ પાંચમું છે બોલા કર્યા હોય એ તો ચાર જ છે ને અને પાંચમું તો પછી આ એક હમદર્દી નામનું છે હમદર્દી નો જીવના હૃદયમાં આમ જથ્થો બહુ મોટો જાળવવો પડે ક્યાં કરવી ને ક્યાં ન કરવી ઓલું ખાનું ઉપલું નહીં ક્યાં કરવી ને ક્યાં નહીં કરવાની એટલે પછી જ્યાં કરે ને એવું ફળ એને મળે જો ભગવાનના કોઈ ભગત હોય અને એમાં હમદર્દી કરે કોઈ પુણ્યશાળી આત્મા હોય એમાં હમદર્દી કરે તો એને કર્યા વિના મળી જાય અને પંચ મહાપાપ હોય ને એમાં એને હમદર્દી થાય તો એને કર્યા વિને એ પાપ હોતે મળી જાય તો પુણ્ય કેમ ન મળે એને પાપ હોતે મળી જાય એટલે એ હમદર્દી ભર્યું પાપ છે અને હમદર્દી બધાને આવડે ઘણા પુરુષો તો કોઈ હમદર્દી નો ઠેકાણું કોઈ નો કરતા હોય ત્યાં જઈને કરે હમદર્દી તો હજી બહાદુર કહેવાય કોઈ નોકરીએ કે એ જ બહાદુર કહેવાય ને સુરવીર કોને કહેવાય કોઈ નો કરતા હોય એ કરે એટલે એમાં જ એને સસ્તી લોકપ્રિયતા મળે એમાં બીજે જ ક્યાંય કહીએ કેમ હોય નહીં હારે ઠેકાણે તો હમદર્દી કરી નો કે અને નબળા નબળા ઠેકાણા હોય એ હાવ રેઢા પડ્યા હોય એટલે ત્યાં હમદર્દી જઈને કરી આવે ધણિયા તો ખેતરમાં તમે વાવવા જાઓ તો કોઈ વાવવા દે ફાંઠા મારીને કાઢે અને ખારો પડ્યો હોય ને વાવો તમે પણ થાય એમ હોય ને કઈ બાવળીઓ વાવે થાય એટલે બાવળીઓ વાવે આંબો તોય બાવળીઓ જ થઈને ઉભરે એટલે જમીન એવી હોય ને પાપ છે બ્રાહ્મણની હત્યા દારૂ પીવો બ્રાહ્મણના સોનાની ચોરી ગુરુશ્રી ગમન અને આ ચાર પ્રકારના પાપ કરનારાની સાથે આત્મીયતાભર્યો સંબંધ રાખવો તે સંસર્ગ કે સંપર્ક રાખવો તે પાંચ મહાપાપ છે ઘણા માણસોનો એવો સ્વભાવ હોય છે કે સહજપણે નબળી વૃત્તિવાળા અને પાપમાં પ્રવર્તતા હોય તેવાના પ્રત્યે તેમને વિશેષ હમદર્દી હોય છે તેનું કારણ તો તેઓ તેવા પ્રકારના હોય છે એ જ જણાય છે શું કરવા હમદર્દી થાય પોતે એવા હોય કે પોતે જ્યાં હમદર્દી કરે એ ઠેકાણા જેવા હોય નકર તો હમદર્દી થાય નહીં એ આ ઓલું ઇંગિત સૂચક છે કે પોતાની જ્યાં બહુ હમદર્દી થાય છે બહુ હેત થાય છે એનો અર્થ એવો છે કે કાં તો એ એવો થવા ઈચ્છે છે અને કાં તો એ એવો કેદુનો છે હમણાં થયો એવો નહીં એમ કાં તો કે કેદુનો છે એવો અને કાં તો કે એવો થવા ઈચ્છે છે એટલે ભગવાનના ભગતમાં જેને હેત થાય તો કાં તો કે કેદુનો હોય અને કાં તો કે હમણાં નવું થવું હોય એને જેમાં પાપમાં હોત એવું છે પાપમાં લબાડિયા માણસોમાં કે ઓલા બધા એમાં જેને હેત ને હમદર્દી થાય તો કાં કાં તો કે એવો હોય કેદું કેદુનો હોય એમ પૂરો તો નવો હોય અને નવામાં જાજી હમદર્દી થઈ ને કે તું હોતે મારે જેવો થાય એવો કેદુનો હોય એટલે એમ થાય અથવા તો એને થવાની ઈચ્છા એવી છે કે આવા થાય તો આપણે બરાબર રોલ મોડેલ હોય એનું એની રોલ મોડેલ જેવો થાય એટલે હમદર્દી ક્યાં રાખવી જરાક ધ્યાન રાખવું સાચવીને રાખવાની હમદર્દીનો નો જથ્થો એમને મફત મળે હમદર્દીમાં કઈ પૈસા બે ઘણા માણસોનો એવો સ્વભાવ હોય છે કે સહજપણે દર્દી નો અર્થ હું એમ હમ બી તેરે જશે દર્દી તારું દુઃખી અમારું દુઃખ એટલે તારું પાપ એ અમારું પાપ ઘણા માણસોનો એવો સ્વભાવ હોય છે કે સહજપણે નબળી વૃત્તિવાળા અને પાપમાં પ્રવર્તતા હોય તેવાના પ્રત્યે તેમને વિશેષ હમદર્દી હોય છે આ તો તેરમો શ્લોક છે હો બસો ને બારમો નથી બસો બારમાં ક્યાં આવે છે બસો તેરમો શ્લોકમાં છે ને કે કેટલું છે નંબર શું છે જોવા દઈએ કેટલા નંબર બસો ને તેર નથી નબળી વૃત્તિવાળા અને પાપમાં પ્રવર્તતા હોય તેવાના પ્રત્યે તેમને વિશેષ હમદર્દી હોય છે તેનું કારણ તો તેઓ ભગવાનના ભગતને પીડતો હોય તો એમાં હોતે એને હમદર્દી હોય સરખો લાગ મળી ગયો હોય ને પછી ભગતના ભગવાનના ભગતને પીડતો હોય ને પછી હાપેટમાં આવ્યો હોય અને એને પછી કંઈક ઓલું થાય હાપેટમાં આવ્યો હોય ત્યારે ઓલાને હમદર્દી જાગે કે અરે બિચારાને કોઈ નથી તો હું એને જાવે એવું થાય હમદર્દીઓ અનેક પ્રકારની છે એટલે તો આપણે એને તેરમા શ્લોકમાં નાખવી પડી તેવાના પ્રત્યે તેમને વિશેષ હમદર્દી હોય છે તેનું કારણ તો તેઓ તેવા પ્રકારના હોય છે એ જ જણાય છે મા બહેન અને પુત્રવધુ સાથે ગમન કરવું ઇત્યાદિ અતિપાતક છે એ મહાપાપ કરતા પણ મોટા છે મહાપાપના સમાન બીજા તેને પાતક કહેવાય છે ગુરુદ્રોહ અને બધા અતિપાપ છે એનું હજી મહાપાપનો પ્રાયશ્ચિત છે પણ ઓલાનું પ્રાયશ્ચિત નથી એને અતિ પાપ કીધા છે મહાપાપના સમાન બીજા તેને પાતક કહેવાય છે તેનું બીજું નામ અનુપાતક પણ કહેવાય છે ગુરુનો તિરસ્કાર નાસ્તિક ભાવથી વેદોની નિંદા કરવી બ્રાહ્મણ સિવાયના પણ મિત્રની હત્યા કરવી આળસ પ્રમાદ કરીને ભણેલા વેદાદીને ભૂલી જવું ભણેલું ભૂલી જાય ભૂલી જવું એ મહાપાપ કહેવાય વગેરે બ્રહ્મ હત્યાને તુલ્ય પાપો છે આ ચાર્ટર્ડ એકાઉન્ટ ભણો બસ ધ્યાન રાખજો અને વળી ગૌશાળામાં સેવા કરવા વૈયા જાય તો પછી ચાર્ટર્ડ એકાઉન્ટ ભૂલી જાય કે મારે ગૌશાળા સંભાળવી છે આપણે કોઈ છે નહીં સંભાળવા વાળો પાછું પછી ત્યાં તમે વ્યા જાઓ તો આ ચાર્ટર્ડ એકાઉન્ટનું શું થાય બધા એકાઉન્ટિંગનું હે એટલે તો ભૂલી જાય ભૂલી જાય તો પછી મુશ્કેલી થઈ જાય પેલા બાબાને તો આપણે રજા દેવી પડે એમાં કંઈ વાંધો નહીં કે મુકેશને રજા દેવી પડે તમારે જવું ગૌશાળા પડો દૂધ લેવા જતા છું થાળ માટે ભગત જાય છે કે નહીં સવારે દૂધ લેવા કોણ લઈ આવે એકાદ વખત ગયા હોય ને કે આ તો આવવા જેવું છે એમ ગુરુનો તિરસ્કાર નાસ્તિક ભાવથી વેદોની નિંદા કરવી બ્રાહ્મણ સિવાયના પણ મિત્રની હત્યા કરવી આળસ પ્રમાદ કરીને ભણેલા વેદાદીને ભૂલી જવું વગેરે બ્રહ્મ હત્યાને તુલ્ય પાપો છે શ્રી કૃષ્ણ ભગવાન ભણી રહ્યા એટલે એના ગુરુ દક્ષિણા દીધી ને ઓલો એનો દીકરાને લઈ આવ્યા ભગવાન એટલે ગુરુજી આશીર્વાદ દીધા યાત તમારા વેદો છે બધા તમારા ભણેલા વેદો અયાતયામ રહે એમ એ ભણેલું તમને અયાતયામ એટલે એક યામ એક યા ઓલો પોર પણ ભૂલાય નહીં પછી બીજા પોર થાય તો એક પોરમાં તો બીજી વાર યાદ આવી જ ગયો હોય બધું ભણેલું એમ અયાતયામ રે તમારે વેદો તમને એવો આશીર્વાદ દીધો હતો એટલે ભગવાનને પછી કઈ સવારે ઉઠીને ઓલું કઈ કરવું નહોતું પડતું અયાતયામ સીધા અભક્ષ્ય લક્ષ અભક્ષ્ય લસણ આદિને જાણીને ખાવું ગુરુની સાથે કુટિલતાભર્યું વર્તન કરવું પોતાના ઉત્કર્ષ માટે રાજાની આગળ કે રાજકીય સમાજમાં ખોટું બોલવું રજસ્વલા સ્ત્રીના મુખને ચુંબન કરવું ઇત્યાદિ સુરાપાનને તુલ્ય પાપો છે બ્રાહ્મણના અશ્વ રત્ન ગાય અને જમીનને લઈ લેવી પડાવી લેવી કોઈની થાપણ ઓળવવી ઇત્યાદિ સ્વર્ણસ તે સોનાની ચોરીને તુલ્ય પાપ છે મિત્રની પત્ની શિષ્યની પત્ની કુમારી સ્ત્રી અને સગોત્ર સ્ત્રી વગેરેનું ગમન કરવું તે ગુરુશ્રી ગમનને સમાન પાપ છે સ્વધર્મનો ત્યાગ કરવો દિવસે સ્ત્રી ગમન વસ્ત્ર પહેર્યા વિના નગ્ન સ્નાન કરવું જાણીને ગધેડા કે ઊંટની સવારી કરવી ઇત્યાદિ પ્રકીર્ણ પાપ કહેવાય છે એ પાછા પ્રાગીર ને એ પછી મહાપાપ ને અરે નહીં ઊંટ ઉપર તો કે તમે બેઠા છો તો બે હા એમ સવારે કરતા હોય બધા પણ એ તો આ હારા માણા કોણ કરતા હોય બેતા છે કદાચ એમ ખરું આપણે એક ઓલું ઊંટીઓ રાખતા ને ભગુજી હતા એવું કે એટલે હશે તો ખરું કઈક હે બ્રહ્માન સાહેબ બ્રહ્માન સાહેબ મહારાજ ધામમાં ગયા ત્યારે લઈને ગયા તા ને એમ એટલે હશે કદાચ દેહા એવું તો શુદ્ધિ કરતા છે ઓમ અપવિત્રો પવિત્રો વા કરે પણ આમાં તો ના પાડી છે ગોહત્યા વ્રાત્યતા એટલે કે યથા સમય જેને યજ્ઞોપવિત સંસ્કાર ન થયો હોય તે વ્રાત્ય કહેવાય છે બ્રાહ્મણનું સોન વ્રાત્ય કહેવાય બ્રાહ્મણનું સોનું અને તેના જેવી બીજી વસ્તુઓ તે સિવાયનું પારકું ધન લઈ લેવું પોતાનો અધિકાર યોગ્યતા હોય છતાં નિત્ય હોમ માટે અગ્નિને સ્વીકારવો નહીં તે રૂપ અનાહિતાગ્નિતા પોતાથી મોટા પોતાથી મોટો ભાઈ હાજર હોય અને તેની આજ્ઞા લીધા સિવાય પરણવું તથા અગ્નિહોત્ર લેવું ગુરુપત્ની કે પોત ગુરુપત્ની કે તેના તુલ્ય સ્ત્રીઓ સિવાયની પરસ્ત્રીનું ગમન કરવું સ્ત્રીની હત્યા કરવી નાસ્તિકતા પત્નીને અને પુત્રને વેચી દેવા પતિત ન હોય આવા માતા પિતા આદિને ઘરમાંથી કાઢી મૂકવા ઈશ્વરને નહીં માનનાર નિરીશ્વરવાદી શાસ્ત્રોને વાંચવા વિચારવા અધ્યયન કરવું પોતે લીધેલું વ્રત પૂરું કર્યા પહેલાં છોડી દેવું શિકાર કરવો જુગાર રમવો દિવાનિદ્રા કરવી આ બધા ઉપપાપ છે તેમાં મનુ મહારાજે તો જાતિ ભ્રંશકર સંકરીકરણ અપાત્રીકરણ અને મલિનીકરણ નામના બીજા પાપોને ગણાવ્યા છે એ હોતે આવા પાંચ પાપ પાંચ પ્રકાર કર્યા એને બદલે આ હોતે કર્યા છે અપાત્રીકરણ સંકરીકરણ મલિનીકરણ તેમાં પુરુષમાં મૈથુન દારૂને સૂંઘવો વગેરે જાતિ ભ્રંશકર પાપ છે ઘોડા ઘેટા વગેરેની હત્યા ઇત્યાદિ સંકરીકરણ પાપ છે શૂદ્રને સેવવો સેવા કરવી મિથ્યા ભાષણ વગેરે અપાત્રીકરણ નામનું પાપ છે ઝીણા જંતુને મારવા દારૂ મેળવેલું ભોજન કરવું ઇત્યાદિ મલિનીકરણ નામે પાપ છે તેમાં કોઈએ મહાપાપ કર્યું હોય તો તેની શુદ્ધિ માટે ધર્મશાસ્ત્રમાં બાર વર્ષ સુધી કરવાનું વ્રત કહ્યું છે તે તેનું પ્રાયશ્ચિત છે અતિપાપમાં તો નરક ભોગવવું જ પડે કેટલાકને મતે મૃત્યુ પર્યંત ઉક્ત વ્રત કરવું પાતકોનું પ્રાયશ્ચિત મહાપાપો કરતાં અર્ધું કરવાનું કહ્યું છે પ્રકીર્ણ પાપનું પ્રકીર્ણ પાપ કર્યું હોય તો યથાશક્ય પાદકૃચ્છ વ્રત કે ઉપવાસ વગેરે કરવા ઉપવાસનું પ્રાયશ્ચિત ત્રણ મહિના સુધી વ્રત કરવું ઉપપાતક ઉપપાપનું પ્રાયશ્ચિત ત્રણ મહિના સુધી વ્રત કરવું જાતિ ભ્રંશકરનું પ્રાયશ્ચિત શાંતપન કૃચ્છર વ્રત કરવું તે છે શંકરીકરણનું પ્રાયશ્ચિત કૃચ્છરાતી કૃચ્છ વ્રત તે છે અપાત્રીકરણનું પ્રાયશ્ચિત તપ્તકૃચ્છ વ્રત છે મલિનીકરણનું પ્રાયશ્ચિત પણ તપ્તકૃચ્છ વ્રત જ છે તે અલગ કહ્યું છે તે વ્રતોનો વિધિ મિતાક્ષરા આદિથી જાણી લેવો આ બાર વર્ષ પર્યંત વ્રત કરવાનું જે પ્રાયશ્ચિત બતાવ્યું તે તો સાક્ષાત જેણે પાપ કર્યું હોય તેના માટે છે પરંતુ જેણે તે પાપનું અનુમોદન કર્યું કે પ્રેરણા કરી હોય ઇત્યાદિને તો તે તે દોષને અનુસારે ચોથો ભાગ ઓછું એટલે કે પોણું પ્રાયશ્ચિત કરવું એમ તારતમ્ય ભાવથી સમજી લેવું તે પૈઠીનસીએ કહ્યું છે કે હંતા મંતોપદેષ્ટા ચ તથા સંપ્રતિપાદક પ્રોત્સાહક સહાયશ્ચ તથા માર્ગાનુદેશક આશ્રય શાસ્ત્ર આશ્રય શસ્ત્રદાતાશ્ચ ભક્તદાતા વિકર્મણામ ઉપેક્ષક શક્તિ શક્તિમાંશ ચેદોષ વક્તાનુમોદક અકાર્યકારિણામ તેષાં પ્રાયશ્ચિતમ પ્રકલ્પયેત યથાશક્ત્યનું રૂપમ ચ દંડમ ચેષાં પ્રકલ્પયેત હત્યા કરનાર તેને માન્ય રાખનાર તેને બતાવનાર તે યોગ્ય છે તેમ પ્રતિપાદન કરનાર પ્રોત્સાહન આપનાર મદદ કરનાર માર્ગ બતાવનાર આશ્રયદાતા શસ્ત્ર આપનાર વિરુદ્ધ કામ કરનારને ભોજન કરાવનાર રોકવા સમર્થ હોવા છતાં ઉપેક્ષા કરનાર તેના દોષ કહેનાર તે પાપ કર્મનું અનુમોદન કરનાર આ બધા પાપના ભાગીદાર પાપ કરતા છે તેને માટે છે છે તેને માટેનું પ્રાયશ્ચિત નક્કી કરવું જોઈએ જે પાપ હોય તેને અનુરૂપ સામર્થ્ય વિચારીને દંડ નક્કી કરવો બાળકો કે વૃદ્ધ વગેરેએ સ્વયં સાક્ષાત પાપ કર્યું હોવા છતાં તેને અર્ધું પ્રાયશ્ચિત કહેવું અંગીરાએ કહ્યું છે કે અશિતિર્યસ્ય વર્ષાણી બાલો વાપ્યું બાલો વાપ્યુન ષોડશ પ્રાયશ્ચિતાર્ધમ અર્હંતિ સ્ત્રીઓ રોગીણ એવવા બાળક અને વૃદ્ધ કોને કહેવો એમ એસી વર્ષથી વધારે યોગ્ય હોય તો એને અડધું પ્રાયશ્ચિત અડધું તો કરવાનું અને સોળ વર્ષથી હેઠો હોય તો એને જેને એંશી વર્ષ થઈ ચૂક્યા હોય અથવા જેને હજુ સોળ વર્ષ પૂરા થયા ન હોય આવો બાળક સ્ત્રીઓ અને રોગી માણસોને પ્રાયશ્ચિત અડધું આપવું બાળકોને માટે શંખમુનિએ બાળકોને માટે શંખમુનિએ વધારે સ્પષ્ટ કહ્યું છે કે ઉનૈકાદશ વર્ષ ઉનૈકાદશ વર્ષસ્ય પંચવર્ષાત પરસ્ય ચ પ્રાયશ્ચિતમ ચરેત ભ્રાતા પિતા વાલ્ય પિતા વાન્ય પિતા વાન્ય સુરજન અતો બાલતરસ્યાસ્ય નાપરાધો ન પાતકમ રાજદંડો ન તસ્યાસ્તિ પ્રાયશ્ચિતમ ન વિદ્યતે પાંચ વર્ષથી ઉપર અને અગિયાર વર્ષથી અંદરની ઉંમરના બાળકોનું પ્રાયશ્ચિત તેના ભાઈ પિતા અથવા બીજા કોઈ સુરત આત્મીયજન કરે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોનો કોઈ અપરાધ ગણાતો નથી તેને કોઈ પાપ લાગતું નથી તેના ઉપર કોઈ રાજદંડ નથી અને તેને કોઈ પ્રાયશ્ચિત પણ કરવાનું હોતું નથી આ બધું જાહેર થઈ ચૂકેલા પાપનું પ્રાયશ્ચિત કહ્યું છે એમ સમજવું પણ જે પાપ પ્રગટ જાહેર ન થયું હોય તેની બાબતમાં વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે જપીનામ હોમિનામ વિષ્ણુ ધ્યાયીનામ તીર્થસેવીનામ નિવસંતિ ન પાપાની યે ચ સ્નાતા શિરોવ્રતેહી નિરંતર જપ કરનાર હોમ કરનાર વિષ્ણુનું ધ્યાન કરનાર તીર્થોમાં યાત્રા કરનાર અને જેણે વૈદિક શિરોવ્રતથી સ્નાન કર્યું હોય તેને કોઈપણ જાતના પાપ રહેતા નથી યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે વિખ્યાત દોષ કુર્વિત પરષદો અનુમતમ વ્રતમ અનભિખ્યાત દોષસ્તુ રહસ્યમ વ્રતમ આચરેત જેનું પાપ સમાજમાં જાહેર થઈ ગયું હોય તેણે પરષદની આજ્ઞા પ્રમાણે વ્રત કરવું પણ જેનું પાપ પોતાના એક સિવાય ક્યાંય પ્રગટ ન થયું હોય તેને તો ખાનગીમાં વ્રત કરવું અર્થાત જપ હોમાદિક પ્રાયશ્ચિત કરવું કોઈને અહીં શંકા થાય કે પ્રાયશ્ચિત તો યમરાજાના ભયથી કરવામાં આવતું હોય છે પણ જે પાપ રહસ્ય હોય તે યમરાજને કોણ કહેવાનું છે તો તે અંગે સાંભળો યમરાજ ભગવાનની વિભૂતિ છે તેથી તે સર્વજ્ઞ છે તેઓ બધું જાણે છે બીજું આપણા કર્મના સૂર્ય આદિ સાક્ષી પણ છે તે શ્રી ભાગવતમાં કહ્યું છે કે સૂર્યોગ્નિહિ સ્વમ મરુદ ખમ ખમ સૂર્યોગ્નિહિ ખમ મરુદ ગાવહ સોમહ સંધ્યાની દિશઃ કમ કુહુ કાલો ધર્મ કમ કુહુ કાલો ધર્મ ઇતિ યેતે દેહ્યસ્ય સાક્ષિણઃ જીવ શરીરથી કે મનથી જે કાંઈ શુભ અશુભ કર્મ કરે છે તેના નીચે જણાવેલા ચૌદ સાક્ષી છે સૂર્ય અગ્નિ આકાશ વાયુ ગાયો ચંદ્રમા સંધ્યા રાત દિવસ દિશાઓ પાણી પૃથ્વી કાળ અને ધર્મ મહાભારતમાં પણ ચૌદ સાક્ષીઓને ગણાવ્યા છે આદિત્ય ચંદ્રાવન ચંદ્રાવન વનલા વનલાનીલો આદિત્ય ચંદ્ર વનલાનીલો દ્યો ભૂમિરાપો હૃદયમ યમશ્ચ દ્યો ભૂમિરાપો હૃદયમ યમશ્ચ અહશ્ચ રાત્રિશ્ચ ઉભે ચ સંધ્યે ધર્મશ્ચ જનાતિ જાનાતિ જાનાતિ નરસ્ય વૃતમ સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આકાશ ભૂમિ પાણી હૃદય યમરાજ દિવસ રાત બંને સંધ્યા અને ધર્મ આટલા જીવના કર્મવૃતને જાણે છે તે બૃહસ્પતિએ પણ કહ્યું છે કે પૃથ્વી વાયુર આકાશમ આપો જ્યોતિર્મનો અનંતક અનંતક બુદ્ધિરાત્માશ્ચ સર્વે તે ધર્મમ પશ્યંતી નિત્યદા પૃથ્વી વાયુ આકાશ જળ તેજ મન યમ બુદ્ધિ આત્મા આ બધા નિરંતર ધર્મ કાર્યને જુએ છે ન પૂરું થાય એમ સ્વામી મહારાજની જય